એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા વિશ્વા અને ઋતવા વાર્તા સાંભળે છે અને આમ કલોલમાં બેઠા બેઠા વેદ અને તીર્થ પણ વાર્તા સાંભળે છે આવો આવો ભટુરિયાઓ આજે હું તમને બધાને ભાનુમતીબેન પટેલની વાર્તા કહેવાનું છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મશ્કરી એક વખત બાદશાહ અને બિરબલ બેઠા હતા બાદશાહ કે બિરબલ તું કઈક મારી મશ્કરી કરને બિરબલ કે ના રે ભાઈ સાહેબ તમારી મશ્કરી કરવા જાઓ ને તમને ક્યાંક ગુસ્સો ચડે તો તમે તો મને ફાંસીએ ચડાવવાનો હુકમે આપો તો મશ્કરી તો મને મોંઘી પડી જાય બાદશાહ કે જો તને વચન આપ્યું તું મારી ગમે તેવી મશ્કરી કરશે તો પણ હું તને કાંઈ કરીશ નહીં એવું અભય વચન આપું છું પછી છે કાંઈ પણ બિરબલનું કામ પાક્કું હો તીર્થભાઈ હાથમાં કાગળ ને પેન લઈને અકબરને પકડાવીને કે આમાં તમારી જાતે જ લખી આપો તો હું માનું બાદશાહે તો લખી આપ્યું ને બીરબલે એ કાગળ ખિસ્સામાં મૂકી દીધો એ વાતને કેટલોય વખત વીતી ગયો એક દિવસ બાદશાહ કચેરી ભરીને બેઠા છે બધા હાજર છે અને એક બીરબલ ન મળે બાદશાહને એના વગર એક પળ પણ ચાલે નહીં બીરબલ વિના એણે તો પૂછ્યું આજે બીરબલ કેમ નથી આવ્યો જાવ એના ઘરે જઈને તપાસ કરો એમ કહીને માણસ મોકલો માણસે આવીને કહ્યું નામદાર બિરબલ તો બીમાર છે અને પથારીમાં સૂતા છે બાદશાહને થયું કે કાલે આવશે પણ બીજા બે દિવસ થયા છતાં બિરબલ આવ્યો નહીં બાદશાહે તો એના દીકરાને તેડાયો અને પૂછ્યું તારા પિતા બહુ બીમાર છે હાલે બસો રૂપિયા આપું છું બરાબર દવા દારૂ કરાવીને એ જલ્દી સાજો થાય એવું કરજે પણ અઠવાડિયું થયું ને છતાં બિરબલ ન આવ્યો એટલે બાદશાહે કેવડાવ્યું હું જોવા આવું છું બિરબલે તો આખા શરીરે ગોળનું પાણી ચોપડ્યું અને એક ખાટલામાં ચોખાના કાચા પાપડ પાથરીને ઉપર ગોદડું પાથરીને સૂતો ભાઈ રાજા આવ્યા એટલે પડખું ફેરવે ત્યાં તડ તડ તડ તડ અવાજ આવે બાદશાહને થયું કે અરર હાડકે હાડકું છૂટું થઈ ગયું છે એણે કહ્યું તો હું તારે નિરાતે આરામ કરજે હું બીજા પૈસા મોકલું છું પછીના ત્રીજા દિવસે તો આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે બિરબલ મરી ગયો બિરબલ મરી ગયો બિરબલ મરી ગયો બાદશાહે વળી એના દીકરાને બોલાવીને થોડાક પૈસા મગાવ્યા અને આપ્યા બિરબલે રાત્રે એક તપેલામાં કઢી ઉકાળીને એમાં પતરાવડા બોળી બોળીને ઉકરડે ઢગલો કરાવી દીધો બીજે દિવસે બાદશાહે જોયું તો કે અરર આટલા બધા માણસો બિરબલની પાછળ જમાડવા પડ્યા હશે તો તો હજુ એને પૈસાની જરૂર હશે એમ કહીને પાછા પૈસા મોકલા બાદશાહે તો થોડાક દિવસ પછી એ ગામમાં એક કાણી ડોશી કરીને વિધવા રહેતી હતી હો આ કાણી ડોશીને ત્યાં મધરાતે આવીને બિરબલે બારણું ખખડાયું કાણી ડોશી એ કાણી ડોશી બારણું ખોલો હું બિરબલ કાણી ડોસી તો બિરબલને જોતા ડરીને ફાટી પડ્યા બિરબલ તું ક્યાંથી તું તો મરી ગયો હતો ને બિરબલ કે સ્વર્ગમાંથી આવ્યો કાણી ડોસી કે હે સ્વર્ગમાંથી સાચું કે છે અરે તો તો મારા પતિ ને બધા ત્યાં આનંદમાં છે ને પાછા હે બિરબલ કે એટલે જ તો આવ્યો છું બધા ત્યાં આનંદમાં છે પણ તમારા પતિને એક વાતનું દુઃખ છે હો કાણી ડોશી તમારા વિના એને હાથે રાંધતા તો આવડતું નથી કાચું પાકું ખાવું પડે છે બિચારાને કાણી ડોશી કે સાચી વાત છે તારી અહીં મેં એને પાણીનો લોટો ક્યારેય ભરવા નહોતો દીધો તે મારા વગરના ત્યાં હેરાન હેરાન હશે ખરું ને બિરબલ કે એટલે તો તમને લેવા આવ્યો છું કાણી ડોશી ડોશી કે લઈ જાને ભાઈ સાહેબ આમે એના વગર હું એકલી કંટાળી ગઈ છું બીરબલ કે પણ માજી આમ ત્યાં ન અવાય તમે આ તમારું ખોરડું ને ખેતર જે હોય તે દાનમાં આપી દો અને માથે ટકો મુંડો કરાવો અને અંગ ઉપર એકેય લુગડું ત્યાં ન ચાલે તમે એવી રીતે તૈયાર રહો તો બે દી પછી હું લઈ જાઉં ડોશીમાં કે ભલે દીકરા તું લઈ જતો હોય તો તારા જેવો ભગવાન નહીં બે દીની અંદર તું કહે છે એમ બધું પતાવી કરાવીને તૈયાર રહીશ પછી કાંઈ બીરબલ કે બરાબર આ સમય રાતના બાર વાગે લેવા આવીશ એમ કહીને તો ઉપડી ગયો ગામમાં કાણી ડોશી એટલે લોભનો અવતાર ઓબાય એ ડોશી કોઈને ફૂટી કોડીએ આપે નહીં એવી મક્ખી ચૂસ અને બધાને ઘર વખરીનું છૂટે હાથે દાન કરે છે એ વાત રાજાને કાને ગઈ રાજાએ તો બોલાવીને એને પૂછ્યું કાણી ડોશી કે મને બીરબલ સ્વર્ગમાં મારા પતિ પાસે કાલે લઈ જવાનો છે બાદશાહ કે હે બિરબલ મારો બિરબલ એ તો બેઠા હતા ત્યાંથી ઉછળી પડ્યા એને બિરબલ વગર જરાય ગમતું નહોતું એ ક્યાં છે મારો બિરબલ ક્યાં છે મારો બિરબલ એમ કરવા માંડ્યા ડોશી કે તમે કાલે રાત્રે આવજો મારે ત્યાં હું બતાવીશ રાત્રે બાદશાહ તો કાણી ડોશીને ત્યાં આવીને બારણા પાછળ સંતાઈ ગયો જેવો બીરબલ અંદર આવ્યો કે મારા બીરબલ મારા બીરબલ તારા વગર મને જરાય ગમતું નથી તું જ્યાં હોય ત્યાં મને સાથે લઈ જા એમ કહીને રડવા માંડ્યા બીરબલ કે એક કામ કરો તમે તમારું રાજપાટ ધન દોલત બધું તે શાહજાદાને સોંપી દો અને દાઢી મૂછ મંડાવી નાખો ને મેં કાણી ડોસીને કહ્યું છે એમ કપડાં વગેરે બધું કાઢીને તૈયાર રહેજો હો હું તમને બંનેને બે દિવસ પછી અહીંથી લઈ જઈશ બાદશાહ કે ભલે એણે તો બે દિવસમાં બધું જ બીરબલના કહેવા પ્રમાણે કરીને રાત્રે જવા માટે તૈયાર થઈ ગયા હતા ત્યાં બીરબલ આવ્યો એણે આવતા વેત બાદશાહ અને કાણી ડોશી બંનેની આંખો આંખે જોરદાર પાટા બાંધ્યા પછી કે હવે થોડીક વાર રાહ જુઓ હું સ્વર્ગનું વિમાન લઈને આવું છું વિમાન લઈને એમ કહીને એક ગધેડો લઈને આવ્યો આગળના ભાગમાં બાદશાહને બેસાડ્યા અને હાથમાં ગધેડાના કાન પકડાવીને કે જુઓ નામદાર આ વિમાનના પંખા છે પંખા બરાબર પકડી રાખજો નહીતર પડી જશો હો પછી ગામને પાદર એક મોટો ઉકરડો હતો એ ઉકરડા ઉપર ગધેડાને ચડાવીને ઉતારે બાદશાહે પૂછ્યું તો કે એ વિમાન બરાબર હવા લેવા માટે ઊંચા નીચું થાય છે બાદશાહ એમ કરતાં કરતાં સવાર થઈને વહેલી સવારના અંધારામાં બંનેને એ જ સ્થિતિમાં રાખીને બિરબલ કે જુઓ સ્વર્ગનો દરવાજો આવી ગયો છે હો હું જરાક ચાવી લેતો આવું પણ તમે લોકો બંને જરાક હવે ધ્યાન રાખજો રસ્તામાં તમને જતા અટકાવવા માટે ભૂત આવશે અને તમને કહેશે અરે રે બાદશાહ તમે તો ગધેડા ઉપર બેઠા છો ને ઉકરડા ઉપર ઊભા છો આ તમને શું સૂજ્યું એવું બધું કહીને તમને લલચાવશે હો પણ તમે જરાય છેતરાતા નહીં હા લ્યો આ દંડો બરાબર ફટકારજો ને એને એમ બંનેને કહીને હાથમાં દંડા પકડાવીને ઘેર જઈને માથે ઓઢીને ટેસ્ટથી સૂઈ ગયો બીરબલ તો ત્યાં તો ગામના માણસો ત્યાંથી કોઈ પાણી ભરવાને ને કોઈ હાથમાં લોટો લઈને કળશે જતા હતા એ બધાએ બાદશાહને કહ્યું અરે નામદાર તમે આ શું તમને આ શું સૂઈચું આવી દશામાં અને અત્યારે અહીં કાં સાવામ બેઠા છો બાદશાહે કહ્યું હા મારો બીરબલ બિચારો સાચું કહેતો હતો ભાગ અહીંથી ભૂતડા એમ કહીને ઉપાડીને મારો દંડો કાણી ડોશીની પણ બધા મશ્કરી કરે અરે ડોશી તમે શું આમ અવળે ગધેડે ચડીને બેઠા છો શરમાતા નથી પણ બંને જણા હા બીરબલે સાચું કીધું હતું એમ માનીને જે કે એને મારવા દોડે એટલે કોણ જાય એટલામાં એક જાણીતા સિપાહીને જે ગુસ્સો આવ્યો કે જલ્દી પાછળ જઈને બંનેના પાટા ખોલી નાખ્યા બાદશાહ તો એકદમ બધાને દેખતા જે શરમાણો કે દોડતો દોડતો પોતાના મેલ તરફ ભાગ્યો ને ઘરમાં જઈને સંતાઈ ગયો પણ કાણી ડોશી જેવી એને ઘરમાં જવા જાય કે પેલા એ ધક્કો માર્યો એ ડોશી નીકળ અહીંથી આ ઘર તો અમારું છે એમ કહીને કાઢી ડોશી સીધી બાદશાહ પાસે દોડી પણ બાદશાહ એમ બહાર ક્યાંથી નીકળે માંડ બે ચાર મહિના પછી દાઢી મૂછ ઉગ્યા ત્યારે બાદશાહે સભા ભરી કાણી ડોશી ન્યાય માગવા આવી ત્યારે બાદશાહે કહ્યું અત્યારે ને અત્યારે બિરબલને બોલાવો ને એને ફાંસીએ ચડાવો હું એનું મોઢું જોવા માગતો નથી પણ બિરબલ હાજર થયો ત્યારે આવતા હવે તેણે ખિસ્સામાંથી પેલો કાગળ કાઢીને બાદશાહની સામે ધર્યો જેમાં બાદશાહે પોતે જ લખ્યું હતું તું મારી ગમે તેવી મશ્કરી કરશે તો પણ હું તને કાંઈ કરીશ નહીં બાદશાહે વાંચ્યું એને યાદ આવ્યું પણ બિરબલને કે પણ કાંઈ આવડી મોટી મશ્કરી હોય બિરબલ કે મારા જેવું માણસ એવી મશ્કરી મોટા માણસની મશ્કરી એ મોટી જોઈને <laughs> બાદશાહ શું બોલે ભાઈ તો ભાઈ આવી હતી આ મશ્કરી નામની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો